આવો આવો મારા વાલકુડા એવો ટાબરિયાઓ મારા નાના નાના ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અમેરિકામાં બેઠા બેઠા સુધાંશુ વાર્તા સાંભળે છે આવો આવો સુધાંશુ ભાઈ મિહિરભાઈ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો નટવર પટેલની આ વાર્તા છે એમણે મને કહી છે અને હું તમને કહું છું ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે ફાનસનું અજવાળું એક હતું ગામ આ ગામમાં એક માણસ રહે આંખે એને કાંઈ દેખાય નહીં એનું નામ તો સુરદાસ અને ભાઈ આમે આંખે ન દેખાય એને સુરદાસ કે આ સુરદાસ સ્વભાવે શાંત અને દયાળુ હતા બોલે ઓછું પણ ઉપદેશ ભરી વાણી બોલે હો ભજનો પણ સારા રાગે ગાય ગામમાં લોકો એમને ભજન કરવા બોલાવે હવે એક દિવસની વાત છે મિહિરભાઈ મોડી રાતે ભજનો પૂરા થયા સુરદાસ ઘેર જવા નીકળ્યા સુરદાસના હાથમાં સળગતો ફાનસ લઈને પોતે તો નીકળ્યા સુરદાસ રસ્તામાં એમને એક ભાઈ મળ્યા એ સુરદાસને ઓળખતા હતા તે ભાઈ કે જય શ્રી કૃષ્ણ સુરદાસજી જય શ્રી કૃષ્ણ સુરદાસ બોલ્યા જય શ્રી કૃષ્ણ ભાઈ તે ભાઈ કે સુરદાસજી તમારા હાથમાં ફાનસ જોઈને મને નવાઈ લાગે છે તમારે ફાનસની શી જરૂર પડી વળી આ સાંભળીને સુરદાસે કહ્યું ભાઈ તમારી વાત સાચી છે મારે ફાનસની જરૂર નથી આ ફાનસ તો તમારા જેવા દેખતા માણસો માટે રાખું છું પેલો માણસ તો નવાઈ પામ્યો એ બોલ્યો અમારા માટે ફાનસ નવી નવાઈની વાત કહેવાય આ તો સુરદાસે શાંતિથી કહ્યું જો ભાઈ હું રહ્યો આંધળો માણસ મારે મન તો રાત દિવસ બેય સરખા રાત્રે હું અંધારે બહાર નીકળું તો ક્યાંક તમારા જેવા મને અથડાઈ જાય પણ ફાનસ હાથમાં હોય તો તમે મને જોઈ શકો ને મને અથડાતા રહી જાઓ આમ કરીને હું મારું જ ભલું કરી રહ્યો છું સમજા કે પેલા માણસને સુરદાસની બધી વાત સમજાય તેને થયું કે ખરેખર દેખતા લોકો જ ભાળતા નથી હો ઘણી વાર એ લોકો જ સુરદાસ જેવા માણસોને ધક્કે ચડાવે છે દેખતા માણસો જ તેથી જ કહેવાયું છે ને કે હાથમાં ફાનસ લઈ ફરે જુઓ આ સુરદાસ અણસમજુએ જોઈને કરતા હાય ઉપવાસ ઉપહાસ હાથમાં ફાનસ લઈ ફરે જુઓ આ સુરદાસ અણસમજુએ જોઈને કરતા હાય ઉપહાસ <laughs> અણસમજુ લોકો જ એમના ઉપર હસતા હોય છે અને ખરેખર તો દેખતા ને દેખાતું નથી ભાઈ તો ભાઈ આવી હતી આ સુરદાસની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ભાઈ આ વાર્તા તમે તમારા ભાઈ બન બેનપણીઓને કહેજો પાછા હો ભાઈ ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહેવાનો છું આવજો